એ આવો આવો મારા નાના મોટા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મિતાલી વાર્તા સાંભળે છે જાફરાબાદમાં બેઠા બેઠા આવો આવો મિતાલી બેન અને એની સાથે એનો ભાઈ મીત પણ છે ઓ ભાઈ સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ઠીંગુજીની વાર્તા ધ્યાનથી સાંભળજો હો ભાઈ બે બહેનો હતી આ મિતાલી જેવી જ બહેનો બે બેનો તો બહુ રૂપાળી અને સ્વભાવે બહુ સારી હતી હો બંને સાથે સાથે રે સાથે કામ કરે સાથે ફરવા જાય ને સાથે સૂઈ જતી ક્યારેય ઝઘડે નહીં હો એટલો સંપ હતો બંનેમાં બંને બહેનો પોતાના મા બાપને બહુ વાલી હતી એક વખત આ બંને બહેનો બજારમાં ચાલતી ચાલતી જતી હતી ત્યારે એમણે રસ્તામાં એક ઠીંગુજીને જોયો હો નાનકડો ઠીંગુજી આ ઠીંગુજીના પગ સુધી લાંબી સફેદ દાઢી હતી ભાઈ અને એણે માથે તો લાંબી લાંબી લાલ લાલ ટોપી પહેરી હતી એક કૂતરો ઠીંગુજીની દાઢીને મોઢામાં પકડીને ખેંચતો હતો અને ઠીંગુજી તો પાછળ પાછળ ખેંચાય ઠીંગુજી કૂતરાના મોઢામાંથી દાઢી છોડાવવા બહુ જોર કરે બહુ જોર કરે પણ કૂતરો દાઢી છોડે નહીં હો ભાઈ ઠીંગુજી તો બહુ હેરાન પરેશાન થઈ ગયો બંને બહેનોએ આ જોયું એમને ઠીંગુજી ઉપર દયા આવી એટલે તરત ઠીંગુજી પાસે જઈને કાતર લઈને એની લાંબી દાઢી કાપી નાખી દાઢી તો ટૂંકી થઈ ગઈ સાવ ટૂંકી ઠીંગુજી તો કૂતરાથી છૂટી ગયો પણ ઠીંગુજી ખુશ થવાને બદલે ગુસ્સે થયો બોલો છોકરીઓ તમને આવું ડાપણ કરવાનું કીધું કોણે તમે તો મારો સાવ દેખાવ બગાડી નાખો હું તો હવે બહુ ખરાબ લાગીશ બે બેનો બિચારી કાંઈ બોલ્યા વગર ત્યાંથી જતી રહી પછી બીજે એક દિવસે આ બંને બેનો પાસેના ગામમાંથી પાછી આવતી હતી રસ્તામાં એમણે એ જ ઠીંગુજીને જોયો પાછો એની તો લાંબી દાઢી વધી ગયેલી પણ ઝાડની એક ડાળીએ એ લટકી રહ્યો હતો અને લાંબી દાઢી તો ઝાડની ડાળીમાં ફસાઈ ગયેલી એની દાઢી ખેંચાતી હતી એટલે તો ચીસો પાડતો હતો આ બે બહેનોને ફરી દયા આવી તેઓ દૂરથી ઠીંગુજી પાસે જઈને પહોંચી એમણે એની દાઢી ફરીને કાતર વડે કાપી ઠીંગુજીને ઝાડમાંથી બચાવ્યો પણ ઠીંગુજી રાજી થવાને બદલે ફરીથી ગુસ્સે થઈને કે એ ચોકરીઓ તમને આવું ડાપણ કરવાનું કીધું કોણે તમે મારો દેખાવ બગાડી નાખો હવે હું બહુ ખરાબ લાગીશ બે બેનો કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતી રહી પાછી વળી એક દિવસે આ બંને બહેનો શહેરની તરફ કંઈક વસ્તુઓ ખરીદવા જતી હતી બરાબર એ જ વખતે ઠીંગુજી એક ગાડા ઉપર ત્યાંથી પસાર થતો હતો ગાડામાં બેસીને બળદોને હંકારતો હતો અને એકાએક એની લાંબી દાઢી તો ગાડાના પૈડામાં ભરાઈ ગઈ અને ગાડું તો ત્યાં જ અટકી ગયું અને ઠીંગુજી ચીસ પાડી ઉઠ્યો બચાવો બચાવો બચાવો મારી દાઢી એની ચીસ સાંભળીને બંને બહેનો દોડતી એની પાસે પહોંચી ગઈ ભાઈ અને ગાડાના પૈડામાં ભરાયેલી દાઢી સહેલાઈથી નીકળે એમ નહોતી પાછી એટલે બે એ કાતર વડે ફરીથી એની લાંબી દાઢી કાપી નાખી અને ઠીંગુજી તો એની આદત પ્રમાણે ગુસ્સે થઈને ફરીને બોલો છોકરીઓ તમે મારી દાઢી કાપી કેમ નાખી હવે હું બહુ ખરાબ લાગીશ પણ છોકરીઓ તો કાંઈ ન બોલ્યો અને ત્યાં તો એકાએક ચમત્કાર થયો ભાઈ જાદુ થયું જાણે ઠીંગુજી એક પરીના રૂપમાં બદલાઈ ગયો બોલો એ કાંઈ ઠીંગુજી નહોતો પરી હતી પરી અને પરી કે છોકરીઓ તમે બંને મારી કસોટીમાંથી પાર ઉતરી ગઈ છો હું તો તમારી પરીક્ષા લેતી હતી તમારા બંનેના લગ્ન રાજકુમારો સાથે થશે અને તમે બંને ખૂબ સુખી થશો એમ કહીને પરીએ બંને બહેનોને એક એક ફૂલ આપ્યું અને પછી કે આ ફૂલો લઈને તમે રાજમહેલમાં જજો ત્યાં રાજા અને રાણીની સામે આ ફૂલો સૂંઘજો આટલું કહીને પરી તો અદ્રશ્ય થઈ ગઈ ભાઈ ફૂલો લઈને બે બેનો ઘરે આવીને પોતાના મા બાપને બધી વાત કરી અને પછી પરીના કયા પ્રમાણે બે બેનો રાજમહેલમાં ગઈ પાછી એ બંને રાજા અને રાણી સામે જઈને પેલા ફૂલો સૂંઘ્યા અને તરત જ ચમત્કાર થયો હો અને બંને ફૂલોમાંથી બે રાજકુમારો પ્રગટ થયા ભાઈ સુંદર મજાના રાજા અને રાણી તો ખૂબ જ રાજી થઈ ગયા કારણ કે એમને તો એક પણ સંતાન નહોતું એક પણ બાળક નહોતું અને આવા સરસ મજાના રાજકુમારો આવી ગયા એટલે રાજા રાણીએ બંને બહેનોના અને બંને રાજકુમારોના ધામધૂમથી લગ્ન કરી આપ્યા ભાઈ અને રાજા રાણીને બે સુંદર દીકરા મળ્યા અને ઉપરથી બે સુંદર વહુઓ પણ મળી એટલે રાજ્યમાં બધે ખુશીનું વાતાવરણ ફેલાઈ ગયું હો અને પછી તો બધા મહેલમાં આનંદથી રહેવા લાગ્યા ભાઈ તો ભાઈ આવી હતી આ ઠીંગુજીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે તમારા ભાઈ બહેન ને બેનપણીને કહેજો પાછા હો ભાઈ આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું આવજો